ખોટું જ્ઞાન જો આત્મા હાજર છે જો એ સંજ્ઞાથી તને સમજાય છે શું કહ્યું સંજ્ઞાથી અને આમ ભૂપા મૂકવાથી સારા ઉત્પન્ન થયું શું કહ્યું બસ આ વિજ્ઞાન છે તમે થોડું થોડું લાગે છે કે આ વિજ્ઞાન છે આ ગોટાળો ગોટાળો છે બધા આ ખરેખર નથી મળતો આવવો જોઈએ સારો બધી રીતે મળવો જોઈએ કેવું ના મળે વિજ્ઞાન ખોટું અને આ તો બધા એક ઉપર ભગવાન પીએ તો ખોટું તું ખોટો બાવ ખોટો સાધુ ખોટો બાત જ ખોટી અને આ તો બે કલાકમાં મોક્ષ વિજ્ઞાની કૃષ્ણ મળ્યા પછી તમે કહો સાહેબ મને કાલ ચિંતા બંધ કરજો કાલ ચિંતા બંધ કરી દઈએ એને ગેરંટી એમ ચિંતા થાય તો બે લાખ નો દાવો મળશે ડોલર નો એવું કહીએ પણ પબ્લિક ના માટે નથી જે મને ભેગો થાય એમ એ બધા મને ભેગા થાય ભાઈ તમને કઈ કાગળ લખ્યો નથી એમાં વિતરાગી ખાતું મને કહે છે લોકો કહે છે તમે અધિકારી નથી જોતા દેશમાં શું કે બધા દાદા તમે અધિકારી જુઓ અધિકારી મારે અધિકારી જરૂર નથી મને ભેગો થયો અધિકારી શું કહે મારે અધિકારી જરૂર અધિકારી તો આ લોકો ફરે બરોબર ને સ્ટેન્ડર્ડ વાળા હતો આઉટ ઓફ ગાડો ગેરો પણ મને ભેગો થયો ગાડો ગેરો દાવડીઓ મલાય એટલે મને ભેગો થયો કલ્યાણ શું કહે થઈ ગયું કલ્યાણ કેટલા વર્ષથી થઈ ગયું કલ્યાણ ટકાઉ હોવું જોઈએ કેવું હોવું જોઈએ પછી બહાર હિન્દુ સરબંધ લોકો પેલો વાતો ડાળી પાંચ મને જો પૂછ્યા બધે એ નખરા પહોંચે નહીં સાહેબ વાહ હું કર્યું બુદ્ધિ વાંધે નહીં પણ સમજે ના પડતા આગળ માગ્યું તું બૈરી છોકરા છોડીને જવું પડે એવું આ જગત પર્વત જગત આમાં સુખ હોય સુખ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ શું આ બધું છોડ્યા સારું આવ્યા હતા દાદા ભેગા થયા ડેટોર ભેગા થયા તો ડેટોર તમે આવ્યા નહીં બે ત્રણ વખતે આવ્યા લાભ લેવા જ લ્યો બધા આમ જ ભેગા થયા હતા એને ખબર પડી જાય કે બધા ધર્મ પર પુસ્તક લખા હિન્દુસ્તાન બધા વાંચવા જાય નથી તો કેટલું બદલ છે નથી બધું આ બુદ્ધિનો કાવતરું છે આ પાવર ચેતન કામ કરે છે એટલે આ ધનસુખભાઈ બધું કામ કરે ને એ બધું પાવર છે જેમ મશીનરી આપણે હોય ને તે આપણે છે તે બટન દબાવવું પડે અને આમાં આત્મા બટન દબાવવું ના પડે હાજરી બંધ થઈ જાય ચાલુ જ થઈ જાય એ હાજર હોવો જોઈએ એટલો જ છે આત્મા કશું કરતો અહંકાર ક્યાંથી ઉભો થયો અહંકાર આવ્યો ક્યાંથી પ્રશ્ન છે ને આત્મા છે તો અહંકાર ક્યાંથી આવે આ વિજ્ઞાન જાણવું પડશે બધું જગત શું છે તે જગત એ છ સનાતન વસ્તુનું મેળાવડો છે શું છે છ સનાતન વસ્તુનું એ સનાતન વસ્તુ ભેગી થયો છે અને તે સમસરણ સ્વભાવની કેવી છે નિરંતર પરિવર્તન સ્વભાવ એટલે આત્મા ચેતને ચેતને અનંત ચેતન છે કેવા છે ચેતન તત્વ અનંત છે અને જળ પરમાણુ પણ અનંત છે હવે એક ચેતન છે એક જળ છે આ બંને સનાતન બીજું સનાતન શું સગા જળ અને ચેતન તેના પોતાના સ્વભાવ નથી આગા પાછા થવા તો આગા પાછા થવા માટે શું કયું તત્વ હોવું જોઈએ ગતિ સહાયક નામનું તત્વ ગતિ સહાયક તમારી ભાવના થઈ કે તત્વ આ ગતિ સહાયક તત્વ હોય એ કાયમ પરમાનન્ટ સનાતન વસ્તુ છે ગતિ સહાયક તત્વ હોય તો ગતિ ચાલુ છે એટલે પાછો ઉભો ના રે રહે રહું ખરેરો ખરેરો એ રીતનું એટલે પછી સ્થિતિ સહાયક છે શું છે સ્થિતિ સહાયક જય શ્રી એ વિદિકરી તે નિરંતર મંતા મેં નોં નંતાતા રી સાપત કે ન સગા સપીત બિનદા ઓર હૈયો કે એટ વરસ સતી ગયે છે તે વાઇજ જા કે તે બરકુસો થી મામલો કે ન સતી ગયે લોસી તે ગતા પેરો સુના કોદા તપી ગયેલો ગુસ્સો થાય હું તપેલ ના હોય તેનું એને તપ કરાવડે અરે તપેલા છે શું તપ કરાવે ચાલો દાદા હું કાલે મળીશ પણ જ્ઞાની પુરુષ છે શું દેખાય છે તે હું દાદા ભગવાન થઈ ગયો હું જોખમદારી લઉં એવો માણસ નથી સમજ ને સાયન્સ્યામ છપ્પન ડિગ્રી મારી છે અને મેં પ્રગટ થયા છે દાદા ભગવાન મેં અંદર થયા છે તેમને હું દાદા ભગવાનનો આમ કરી નમસ્કાર કરું છું એમની ત્રણસો સાત ડિગ્રી એ તો મારે શા માટે કરવું પડશે મારે એ સ્થિતિ પામું છું તમારા દાદા પણ અસીમ થઈ જાય કાલ બોલું છું શું અને આ બધા બોલે શું વાંધો ભાઈ ગુનો ખરેખર છો પોતાની પાંદડી પાંદડી ખીલતી જાય વધતી જાય તો આપતો વાળી આપતો વિચાર અમૂલ્ય ચીજ એટલે આ સંઘ બધો બારમી બે નક્ષત્ર પુસ્તકો આપે છે આ એક દાદા એવી રીતના પૃથ્વી બી એવી જ રીતે પૃથ્વી ના પૃથ્વી પૃથ્વી જ છે આપણે કાયમ ને માટે જ અહીંયા રહીને પૃથ્વી કાયમ ને માટે જ રહી ને પૃથ્વીનું એવું નથી આ તો દેવ છે સૂર્યદેવ પૃથ્વી દેવ નથી સૂર્યદેવ દેવ છે તારા બારા તારા પણ દેવ દેવો પૃથ્વી એ નહીં કેટલાક છે તારા છે દાદા તારા કેટલા છે તારા તો આજે તારા છે એ બધા દેવ છે છોકરા છોકરા ભક્ત મનુષ્યમાં અને જાણ જાનવરમાં તો બહુ હોય છોકરા દાદા તો ગ્રહ કે તો ગ્રહ કોને કે ઘણા કહે કે શનિ નો ગ્રહ મંગળ નો ગ્રહ તે એ શું વસ્તુ દાદા તેની પર રહેનાર જુદા બધા એટલે ત્યાં પણ રહે માણસો ત્યાં રહેવા વાળા ખરા રહેવાળા બીજા કોઈ ના હોય એ ગ્રહ નો જે દેહ હોય ને તે રહેતો હોય મંગળના ગ્રહ નો જે દેહ હોય તે રહેતો એ ગ્રહ ન દેવો નિરંતર બદલી થયા કરે કોઈ લાખ વર્ષ નું આયુષ બે લાખ નું વર્ષ આયુષ નું શું થાય ચાલે આપણે તે આપણે વ્યાજ તે મતલબ યાદ આવે તમે ચારો છો આવવાનું કેવું છે ને કે ડેટર્સ કેનોટ બી ચૂઝી જે ડેટર જે દેવાદાર હોય છે ને તેને ચોઈસ નથી કરી એને તો ગમે કેવી રીતે રૂમ આપવો જ પડે ત્યાં એટલે ગમે તે માણસ આવે તો પૂછીએ આટલું આટલો રેન્ટ ના અપાય ત્યારથી તો પછી બાર પંદર સત્તર જે અપાય તો તે લેવો પડે પછી તું કેટલા ડેટર્સ કઈ રીતે બોલાવ્યો તો ઓવિંગ જ છે ને બધું દાદા એ દાદા ના થાય ના પણ ડેટર બધા થાય આપણે દાદા ઓલવેઝ આપણે બેંક છે ગમે તેને આપણે ઓલવેઝ પૈસા તો આપવાના જ હોય છે ને નહીં કોઈ ડેટર કદાચ કે ના નહીં એ મારો શબ્દ નહીં કઈથી લાવ્યા લલિતભાઈ છે ગમે નારી પકડી લાવે લલિતભાઈ છે પછી થઈ જાય દાદા અમને અગિયારસ કરવાના આશીર્વાદ આપજો આજે અગિયાર કઈ ચિંતા નહીં મળે આ છોકરાઓ જવાના જવા તમને આશીર્વાદ આપી લે ના ભાઈ એમ

નવ વર્ષ થયા પાંચ અત્યારે બધા જ છે બધી રાખેલા છે બધી જ જગ્યાએ અત્યાર સુધી મારે પંદર એક હજાર ડોલર ચુકાવ્યા હશે લોયર પંદર હજાર ડોલર એ મંદિર માં જાય એવું સારું હું તો હવે એમ માનું છે કે પૈસા આવે તે લોયા વકીલ ને આપવાના કરતા મંદિર માં મૂકેલા સારા ભાવના સારી જીવનમાં કેવા હતા પ્રેમ કાઢવાના

ને તમારા મંત્ર બોલે કોઈરાઓ એમ બોલાવો એમની પાછા હમણાં એ કોઈ ગયા આટલું બોલે મોટા થતા બરોબર થાય આપડા દેશ મોકલી આપીએ ને દાદા છોકરાઓને મોકલી આપો ને બે બાબા છે ને બે બાબા કોઈ સંઘમાં ઉભું રહેવા તૈયાર નથી હવે ઉભું <laughs> બન્યો છું લલિતભાઈ માટે અહીંયા મારી મોટર પણ આવ્યા હતા મળશે પાંચ વાગે પેલી માઉન્ટ બીજી મોટલ છે ને ત્યાં અહીંયા આવ્યા હતા ના અહીંયા તમે વાર્તાલાપ થયો એમને ગમ્યું એટલે એ ઓકરી જ આવ્યા ઓકરી તમે ના મળ્યા તો પછી એ ડિપ્લોઇડ આવ્યો અને ત્યાં પછી પડી જશે એટલે લલિતભાઈ ના નિમિત્ત હું છું શાંતિ શાંતિ હતા કેટલું ઉપર એ મારો કૃષ્ણ છે એ બચી ગયો શું બધું કે મેં તમે ચિંતા શા માટે લઈ લીધી ના તો પછી ઓછું થશે તમે ચિંતા લઈ લીધી એટલે એમ કે દાદા બધું લઈ લીધું છે એટલે હવે કઈ ના <laughs> કેદારનો દાદા હું તો બહુ ઓછું ખામતો હો કે મારું વધે તો હું તો આટલું ઓછું ખામતો હો કેમ દાદા બિલકુલ ના ખાવું એવું કરવાનું કે વીકમાં બે વખત એમ કે ઉપવાસ કરી દેવાનો મારું તો બહુ ઓછું ખબર નહીં કેમ ગોળા આટલું જ ને આટલું જ ને બધું ખાધું હોય તો અમારા બધા પરમાણુ અંદરના છે તો એવા થઈ ગયા હોય હવે અમે છોડી દીધું તો અમારા પાછા પરમાણુ ક્યારે ચેન્જ થઈ જાય પાંચ દસ વર્ષ લાગે એવી રીતે વાર લાગે છે તમે લોકો ખાલી છે ચૂપ રહેજો ના મેં પણ હું એ માની ચિકન કે તમે મંસા કેમ નહીં કરતા હતા કે આ કઈ કબ્રસ્તાન નથી આ જગત હિતકારી બુદ્ધિ વધે બધું આવડે આપડે બધું આવે મોટા પ્લાનિંગ કરે નકશા કરે ડિઝાઇનો કરે બધું આવડે આત્મા હિતકારી બુદ્ધિ ખરા છે મમતાથી ને ને દસ મિનિટ તમારી સાથે વાત જગત કલ્યાણની ભાવના તમારા મનમાં કઈ રીતે કરાવવાની છે મહાત્માઓને જાણવું છે પોતાનું કલ્યાણ થયું ને એવું બીજા મને જે શું થયું એવું લોકોને હો એવી આપણી ઈચ્છા બસ ભાવ જ કરવો એવા ભાગ કરવાથી બધું વાતાવરણ બદલાયા દરરોજ એવો ભાવ કરવાથી ફળે ખરું આપણું દાદા દરરોજ એવો ભાવ કરવાથી આપણું ફળે ખરું હા એવા ભાવ કરવાથી આપણે ત્યાંથી માણસ આવે એ પડે નહીં એ લોકોને બધાને આપવાની પ્રક્રિયા ચાલુ થઈ એ દુઃખ આપે તો આપણે દુઃખ ના આપીએ એમ દાદા પણ એવો ભાવ કરે છતાં એ થઈ જાય તો એ કેમ થઈ જાય એવો દરરોજ આપણે એવો ભાવ કરીએ તો એ કેમ થઈ જાય દુઃખ કેમ અપાઈ જાય એ તો પહેલા ભાવ કરેલા તેનું ફળ અત્યારે ભાવ કર્યો તેનું ફળ પછી આવવાનું આપણે ગૌ રોપીએ છીએ જુવાર આવે છે શું કારણ જુવાર પહેલા રોપે કે આવે છે ને આપણે ગૌ રોપીએ છીએ ત્યારે એનો આવશે થાય આવશે આ કે કાલ જુવાર આવતી કાલ દોણ છે આ જુવાર તો પહેલાની વાયેલી છે એટલે કયો માલ આપણે રોપેલો ને કઈ બધું જાણવું છે આ તો માલ રોપેલો માનું તો કોઈ જાતનો માલ આપણો અનંત અવતાર સુધી દાદા બહુ રોપેલું ને હા અનંત અવતાર સુધી બધું રોક્યા જ કરલું ને એટલે હવે નીકળે દાદા આ અત્યારે પરિણામ આપણે ભોગવીએ છીએ પરિણામ છે બરાબર ને પરિણામ છે તો એમાંથી એસ્કેપિઝમ થઈ જાય છે તો એ પરિણામ છે એમ કરી કરીને આવી ટેવો પડી હોય એની અંદર પરિણામ છે એમ માનીને આપણે પરિણામ છે અને નિકાલી છે નિકાલી છે કરીને એસ્કેપિઝમ એમાંથી થઈ જાય છે લોકોને એસ્કેપિઝમ એમાંથી એમ થાય નિકાલી ભાવ છે બહાનું મળે છે એમાંથી પ્રતિક્રમણ કરી લ્યો એવી ટેવો પડી જાય છે એ તો આપણે આપણે પડી જાય ને જાણીએ કે આપણે પ્રભુદાર કઈ બહુ ટેવ પાડશું નહીં કરવાની બધું સમજાવો થી એક કેમ ભારે છે કેમ ઓછું છે કપટ ક્રોધમાન માયા મો એ સમજાવો તો અહીંયા કોઈ માર મારેલો જળના ગુણ નથી અને ચેતનના ગુણ જળમાંથી ઉત્પન્ન થયા હોય તો આને મારી ક્રોધ કરે નહીં કરે ચેતનમાંથી ઉત્પન્ન થયા હોય તો પછી મોક્ષ થાય નહીં તે મોક્ષમાં જાય તો ભૂસકા કર્યા મોમાં રડ જોડા કરે એટલે બંનેના પોતાના ગુણો નથી એ બેની હાજરીથી ઉત્પન્ન થનારા ગુણ છે બે ની હાજરી બે ભેગા થાય તીસરા નવી જાતના ગુણ ઉભા થઈ જાય તે અનાયની અનાયની બે ભેગા થયા તે બદલના છૂટા કરીએ એટલે જતા એટલે આત્મા અને અનાત્મા ઉદ્ગલ ચેતન ભેગું થયું એટલે આ બધા ગુણો ઉત્પન્ન થઈ ગયા ક્રોધ માન માયા લોભ અને માયા એ શું કહેવાય લોભ અને માયા મારું કેવાય અને ક્રોધ અને ક્રોધ અને માન એ શું કેવાય હું મારું પૂછું બે હાલી હું મારું તારા કરે છે ક્યાં સુધી બેને ફરી જુદા પાડ્યા જ્ઞાની પૂછું ક્યાં ચાલ્યા કરે પછી તરત ગોજન જતો રહે રામ રામ રામ ટકા ગામ દાદા ક્રોધ અને માન હું કેમ કેવાય એ અહંકાર થી ઉત્પન્ન થાય એટલે એ બે એ હું એ બે ગુણ ઉત્પન્ન થયા તે હું ના ગુણ છે હું ના ગુણ એનાથી ઉભું થયું માંગ હુમાથી માંગ ક્યારે થાય પાછું આ બંગલો મારો સમજો કમ્પાઉન્ડ હોવું અમારો ના કે આ બંગલા અમારા છે આ બંગલા અમારા છે એનું માન બધું દેખાય દેખાય કરે છે પોતાનું અસક્યામાં તો જૂના બાપનું કહે છે ઘડિયાળે મસ્કરી કરે છે એમાં કેમ શું જઈને કરતા અમારું અમારું અમે રે આમ તું ગયા રે કહે ધર્મ નથી આવતી અમારું અમારું કરતું અમારું વાણીને વાણીને મારા બોલવાની શક્તિ નહીં એટલે ત્યાં ભજન કરું છું મેં આ ઘડિયાળ અમે ઘડિયાળ હા બધી શું કરું વાણી મુગા મારા પછી કહે મૂગો શું કહે અમારું રાજન ફોન ફોન કર્યો ને દાદા મોહ અને લોભ લોભ નો માન આવ્યો માયા અને લોભ માયા અને લોભ માયા લોભ એટલે મારું એ લોભ એટલે દેવું કરવાની ઈચ્છા ભૂલતા દેવું કરવાની અને માયા એટલે કરવા માટે કપટ કરવું તે કપટ કર્યું કહેવાય કપટ હોય માયામાં આવે બધા લોકો કરે તો હું ના એટલે પોતે પોતે જજ અને પોતે વકીલ પોતે આરોપી જો વકીલ ના હોત તો પોતે આરોપી જજ કે છે આ ના થાય ટકા ફરી આગળ સાહેબ નહીં કરીએ પણ આ તો વકીલ છે વકીલ આ બધા સાહેબ કરે છે એટલે પોતે જજ પોતે વકીલને પોતે આરોપી એ રીતે કોઈ ગુનો પોતાના માથે લાગુ થાય એનો સંચય થાય એને પાછું એનો એના પરમાણુ બંધાય પરમાણુ છોડે જ નહીં છોડે નહીં છોડે નહીં કશું છોડે નહીં આ એ ચાર્જ થયેલી બેટરી કેવાય ચાર્જ થયેલું કેવાય બીજા બહુને માટે ચાર્જ થયેલું કેવાય બીજા બહુને માટે હા તૈયાર ફળ આપશે તારે છોડે ફળ ચાખ્યા પછી જાઓ સારું કર્યું તો સારો ફળ ખાઓ સારું કર્યું સારા ફળ ખાઓ ખાવ નહીં ખાવ નહીં ખાઓ તો અહીંયા બહેરવું રહેવું પડશે જલબગડવું પડશે ખરાબ કર્યું તો ખરાબ ફળ ખાવ ને ચાલવા જવું પડશે છૂટકો જ નહીં દાદા આ મોહથી ઉત્પન્ન થાય મોહ મોહ હા બેલો બે પેલા બે પ્યારી જાય એટલે થાય એક પ્યારી પીતો રવિવાર નિયમમાં બે પ્યારી આપણા લોકો શું કરે છે ભૂખને સમાવવા માટે ખોરાક ખાય ને તો તો બધી કેર ના ચડે આપણા લોકો પેટ ભરાય અરે પેટ ભરાય નહીં કેટલાક તો ગળા સુધી અહીં સુધી ભરપટ હોય છે પછી વસ્તુ કરવાની શક્તિ નહીં કરતી બધું ભરી દે સાથે છે શામાં સામાન ભરી દે બધા <laughs> તો ભક્ત ભૂખ લાગી ગઈ તે હળગે ઓલો બોલતો જ નાખવાનો બોલવાની ફરી હળગવા મળ્યું ફરી નાખવાનો બોલો ને હા તો ઉપર અને પછી સુઈ જાય તો નાખવાના ઘરા <laughs> ગાડી ઉપરે બોમ્બે એ કોનો ગુણ છે જીવનો જીવનો ગુણ છે જીવનો ગુણ છે ઊંઘને ઊંઘને ભગવાનો ગુણ જીવનો છે ઊંઘને ભગવાન છે જીવનો ગુણ છે કે શુદ્ધાત્માનો ગુણ છે જીવનો ગુણ છે ભૂતગલ ગુણ છે એમાં જે સુખ આવે છે પૂતગળમાંથી સુખ આવે છે બરાબર ને તો પૂતગળનું જો સ્વિચ રાખો છો તમારાથી આત્મસુખનો સ્વાદ બરાબર ઓળખાશે ને આત્મસુખનો સ્વાદ તમારે ઓળખવું હોય તો છ મહિના પૂતગળનો શાક સુખનો ત્યાગ કરવો જોઈએ દાદા આત્માના ગુણો કહો ને આત્માના ગુણો કહો શુદ્ધાત્માના ગુણો કેવી રીતે ઓળખાય એટલે છ મહિના સુધી આ પૂતગલમાં સુખ ખોરાક તો બંધ થઈ જાય તો આત્માનું સુખ દેખાય આ તો છ મહિના બંધ કરી એટલે આ આપ તો પુત્રોને આપવાનું સુખ બહુ વર્તે કારણ કે બધા આ બંધ થઈ ગયું એટલે એ તો થઈ જવાય અને આ તો પૂતગલ સુખ ના આવતો હોય ને પછી પંખો લઈને નહીં પગલો મહી પંખા ભરવાથી ન્યા તો ચાલે અમારે જરૂર જ નહીં અમારે જરૂર છે અમારે તો જરૂર ને દાદા અમને સેવા કરવાનું ગમે એને પણ ને કહું ભાઈ જોજે ભાઈ હિયારો ના માનતો હિયારો અત્યારે આગો મારે આ સુખ એટલી નથી આવું સુખ મારે શું કરું હા તો સુખ ના આવતું હોય ને ત્યાં જ પકડાય ત્યાં તારે કરી કાઢ દાદા આ નવી નવી સાડીઓ કપડાઓ એવું જોઈ તો લેવાનું કેમ મન થઈ જાય આપણે નક્કી કરીએ મનમાં કે નથી લેવું છતાં કેમ લેવાનું મન થઈ જાય દાદા છે સાડીઓનો નવી નવી સાડીઓ નવી નવી સાડીઓ લેવાનો બહેનોને એવું કેમ થઈ જાય છે દાદા મનમાં નક્કી કરીએ કે નથી જોઈતી તો એ જોઈ આપણે જોઈએ એટલે વિચાર થઈ જાય વિચાર ના વિચાર આવતા ભાઈ અહીં શું કામ થાય ડોલર લીધે છે આગળ ચાલો પ્રશ્ન કઈ નથી બેન ને લીધે શોપિંગ કરતા હતા મેં આજ્ઞા કરી તો આ શોપિંગમાં જવાનું બંધ આજ્ઞા કરે બંધ દાદા મને હોય એવી આજ્ઞા આપો ને કે હું બંધ કરતા બધું મને આજ્ઞા આપો કે હું બંધ કરતા શોપિંગ કરવાનું તું શોપિંગ કર ક્યાં કરું છું તારા આવા ડર કેટલા આવે ચોપડો મોટો ભરાય ઉચક નું કોણ આવે પ્રથમ દિન બોલાવે મનમાં મનમાં શું માને કેટલું સરસ દસ દસ ડોલર ની ચીજ પાંચ ડોલર સાત ડોલર મળી ગઈ દાદા એવી મને હો ટેવ વધારે એવી ટેવ મને વધારે છે દાદા કે સસ્તી છે ને લઈ આવી એમ જરૂરિયાત વસ્તુ લઈ આવે જરૂરિયાત તો કઈ માલ ભરેલો છે બધો આત્માના ગુણો સાંભળવા છે આમાં મુખ્ય ગુણો અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત સુખ સુખ આ ચાર મુખ્ય ગુણો હા મોટા મોટા જબરદસ્ત પછી બીજા બધા નાના

યાદ રહ્યું અક્ષરે અક્ષર પૂછાય બધું વિરોધાભાસ હોય તો એ સિદ્ધાંત જ ના કહેવાય બધું રિલેટિવ વિરોધાભાસ એક એક કરવાનું કે એક બંધ કરવાનું કે તમે ગઈકાલે વાત કરતા હતા કે દાદા ભગવાન શું છે સમજાવતા હતા પછી વાત અટકી પડી ગઈકાલે તમે સમજાવતા હતા કે દાદા ભગવાન દાદા ભગવાન કોણ છે કોણ છે અને પછી વાત એ કઈ બંધ બંધ રહી ગઈ હતી વાત તો એ શું વાત કરતા બંધ રહી ગયા ના એટલે બીજી વાત બીજી વાત શરૂ થયેલી હા દેખાય છે દાદા ભગવાન નહીં તમે કહેતા હતા કે જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ એટલે વલની ઓબ્ઝર્વેટરી છે પણ મય દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ દુઃખનો નાથ છે આખા બ્રહ્માંડનો નાથ છે આખા બ્રહ્માંડનો ભગવાન જેને કહેવામાં આવે તે અહીં પ્રગટ થયો છે બીજે બધે તમારા બધામાં છે સમજો ને તો પ્રગટ એટલે અનવેડ થવો જોઈએ શું કહ્યું સમજ ને ઉપર જે આવરણ હતું પછી પ્રકાશિત થઈ ગયું પૂર્ણ પ્રકાશ આખું વર્લ્ડ બધું જ જણાવે ત્રણસો છપ્પન ડિગ્રી મારે ચાર ડિગ્રી છૂટા છે એટલે હાર ઉમેર શા માટે બોલું મારે ચાર ડિગ્રી પૂરી કરવા મારે એ જ થવાનું મારું સ્વરૂપ છે આ ચાર ડિગ્રી લીધે જુદું રહે થોડો વખત થાય જુદું રહે જુદું થાય જુદું એ પૂર્ણ ભગવાન છે કેમ મારે પડ્યું ત્યારે મારામાં તો આ જગતની કોઈ ભૂલે જ મારામાં ના હોય શું કહે કારણ કે દેશમાં જ માલિક રહીએ રહીએ એટલે બધી પહોંચી ગયો નહીં અને માં કોઈને કોઈ લેવા દેવા નહીં વેત રાખતા ગાર પડે ધોળો મારે તો એ જો કહીએ મારે ગઈ પણ એ મારી ભૂલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂક્ષ્મતમ ભૂલો એ બતાવે છે કે જે મને ચાર ડિગ્રી છે જે જે વાંધો છે એ વાંધો સાથી છે તો આ ભૂલ્યો લઈને વાંધો શું છે એ ભૂલ ભાગે એટલે પુલ પર પ્લેસ થઈ ગઈ ખબર પડી ટૂંકામાં કઈ ખબર પડી કે ના પડી હવે ડિટેલમાં સમજવું આગળ પૂછવું તમારે એ હવે તમારે તમે કહો છો કે ચાર ડિગ્રી પૂરી થાય પછી સ્વરૂપ ક્યાં જશે ચાર ડિગ્રી જે તમારામાં ઓછી છે એ પૂરી થાય ત્યારે સ્વરૂપ ક્યાં જશે ખલાસ થઈ ગયું પછી આ ત્યાં સુધી આ મોક્ષનું કઈ વર્તાય આ દેહમાં અને પછી નિર્વાણ થઈ જાય તો પછી ફૂલ થઈ જાય બોડી પણ ના હોય પછી બીજું બીજો દેહ ધારણ ના કરે પછી બીજો એ દેહ ધારણ ના કરે ના દેહ પછી એના માટે સ્થાન જુદું છે એ લોકોને માટે સ્થાન જુદું છે કે જે નિર્વાણ પામેલા છે જેને ફરી બંધનમાં આવવાના જ નથી ફરી બંધન ઉત્પન્ન થવાનું નથી એ લોકોનું સ્થાન જુદું છે અને પોતાનું સચ્ચિદાનંદ સુખ અનુભવી રહ્યા છે શું નિરંતર એક ક્ષણ પોતાના સ્વભાવનું સ્વાભાવિક સુખ સ્વાભાવિક સુખ આ તો કલ્પિત સુખ છે કલ્પિત સુખ માં સ્વાભાવિક સુખ માં ફેરે છે કેટલો ત્રણસો સાઠ ડિગ્રી નો ત્રણસો ને સાઠ ડિગ્રી નો ત્રણસો ને સાઠ ડિગ્રી નો ફેર હા લોકો આને ભ્રાંતિ કહી હવે ઇલ્યુઝન કહ્યું ડિલ્યુઝન કહ્યું નથી આ આ ઇલ્યુઝન નથી શું કહ્યું લોકો ઇલ્યુઝન બોલતા ભણવા વિચાર ત્યારે આગળ ઇલ્યુઝન બોલી જાય છે તો અને કડી ખાઈ થાય કુદાકુદ કરે તમે ઇલ્યુઝન તો કુદાકુદ કોણ કરતો તરફ ને ઇલ્યુઝન નથી આ કરેક્ટ છે રિલેટિવ કરેક્ટ છે અને ભ્રમ રિયલ કરેક્ટ છે શું છે ફ્રોમ હા વર્લ્ડ ઇલ્યુઝન ઇલ્યુઝન નો અર્થ થાય રણ પ્રદેશમાં બધા પાણી જેવું લાગે ને પાણી હોય ને એવું એવો પાણી દ્રષ્ટિ દોષ થાય અને એ બધું જગ્યા એ બધું આજકાલ આવી રસ્તા આપણને પાણી જ મળ્યું આ તો દરિયો જ દેખાય એટલે આપણે કપડો ઊંચો લઈએ તો પલરી ના જાય એટલે એ એ એમનો મિનિઝમ જે છે જ નહીં બિલકુલ કશું હકીકત નથી વાસ્તવિકતા પણ નથી આપણી જ ભૂલ છે આ તો છે અને ઇલ્યુઝન કેમ કહેવાય એટલે ધીલેથી કરેક્ટ નોટ રિયલ કરેક્ટ આત્મા એ રિયલ કરેક્ટ છે શું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે છે પણ એવી મિથ્યા હોય નહીં આ છે આ કરેક્ટ છે આ રિલેટિવ કરે છે પેલો રિયલ કરેક્ટ રાતે હોઈ ગયો હોય અને મોડું સ્ટેજ પડવું હોય તો એમની સ્ટેજ વાંચીને મરતું નાખ્યા જઈએ પછી આપણે અંદર જતા ઉઠ્યા વગર રહે કે મિથ્યામાં બાવા હોય કરી હતી કોકની છોકરી ઉઠે જાય ને અને હોય એમની પાસે મિથ્યા ઝાડ અને એનો શીખ્ય ઉઠાય જાય ને તારે મિથ્યા ખબર પડે ક્યારે ખબર પડે હા બાબાજી બોલતા હતા ને અમારી દીકરી વખત મિથ્યા ના હોય કે નથી ઉઘાડું કે કડક દેખાય છે પાક બધી અનુભવમાં આવે છે કડવું કડવું લાગે છે બધાને કડવું લાગે સૂર્ય સૂર્ય પડી ગયેલો નહીં દેખાતો મને જ્ઞાની પુરુષ છું તો ત્રણસો છપ્પનનો જ્ઞાની છું છતાં તમને જે સૂર્ય દેખાય છે એવો જ મને દેખાય કે સૂર્ય કઈ પડી ગયેલો દેખાતો ને તો તમારું તમારું દર્શન ખોટું તો નથી જ ને એને મિથ્યા કેમ કહેવાય એટલે બધું ઊંધું કરેલું બધું છતું કરી આવ્યું બધા શાસ્ત્રો બાસ્ત્રો બધા ઊંધો કરી નાખ્યા નહીં તો આત્મા દોડતો પછી ચિંતા કેમ નથી કરી આ હિન્દુસ્તાન બધા બપાઈ લો પેટ્રોલની અગ્નિથી હોય જ્યાં માછના બહાર નાખ થયા ને તરફડે તેમ તરફડી રહી તેમાં એક પણ બાકી નહીં પ્રેસિડેન્ટ ઇન્ડિયાનો હોય તે તરફ હોય એટલે પુણના આધારે એને જગ્યા મળે શું કહ્યું એક મહાત્મા આપણા હતા તે હા